મૂળજી સાથે હેત રાખજો એક સમયે રામાનંદ સ્વામી શેખપાઠ પધાર્યા મૂળજી ભક્તે તે જાણ્યું એટલે પોતે શેખપાઠ રામાનંદ સ્વામીના દર્શન સારું ગયા તેમને જોઈ રામાનંદ સ્વામીએ હસતા હસતા કહ્યું ધામ તો આવ્યું પણ ધામના ધણી હજુ આવ્યા નથી એમ કહી રામભાઈ સુથારના પુત્ર લાલજી સુથાર સામું જોઈ રામાનંદ સ્વામીએ કહ્યું લાલજી તમો જો કે આ મૂળજી ભક્ત કરતા ઉંમરે મોટા છો છતાં તેમની સાથે હેત રાખજો અને તેમની ભગવત વાર્તા સાંભળજો તમારો જીવ બહુ જ વૃદ્ધિ પામશે પછી રામાનંદ સ્વામી ત્યાં થોડા દિવસો રોકાઈને ત્યાંથી સોરઠ દેશમાં પધાર્યા રામાનંદ સ્વામીની આ આજ્ઞા પછી લાલજી સુથાર રોજ રાત્રે શેખપાઠથી નીકળી ત્રણ ગાવ દૂર શિવના મંદિરે આવે મૂળજી ભક્ત પણ ભાદરાથી રાત્રે નીકળી શિવના આ મંદિરે આવતા મોડી રાત્રિ સુધી લાલજી સુથાર મૂળજી ભક્તની વાતું સાંભળે આ પ્રમાણે ઘણા વર્ષો સુધી ચાલ્યું વર્ષો સુધી ઊંઘ પંથનો થાક વગેરેનો અનાદર કરી સમાગમની આ તીવ્રતા લાલજી ભક્તની ભક્તિ અને મૂળજી ભક્ત પ્રત્યેના મહિમાનું સૂચક છે